શ્લોક નંબર સિક્સટી સેવન અન્નવસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીયા સતતમ યથા યોગ્યમ યથા ધનમ અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી પોતાની સેવા ચાકરી કરનારા જે ચાકર નોકર ચાકર અને પોષ્ય વર્ગ તે બધાને અન્ન વસ્ત્ર રસ અને ઔષધ વગેરે આવશ્યક વસ્તુઓ આપીને પોતાની ધન સંપત્તિ પ્રમાણે યોગ્ય રીતે નિરંતર તેમની સંભાવના કરવી એમ દુઃખી ન થવા દેવા પોતાના આધારે જીવતા હોય એને દુઃખી ન થવા પોતે દુઃખી થવું એને હાટું એને બધાને દુઃખી ન થવા દે મહારાજ એવું જ માગ્યું ને કે તો અમારા આશ્રિત હોય એની એક વિષયનું દુઃખ હોય તો એ અમને આવે અને એનો એને દુઃખ ન આવે એટલે પોતાના આધારે જે જીવતા હોય માણસો એને દુઃખી ન થવા દેવું એ એની ફરજ કહેવાય એને જો દુઃખી કરે તો એ સુખી ન થાય પોતે રંતીદેવ રાજાનું આખ્યાન મહારાજ કીધું કે અમારી પ્રજા છે એ બધે એનું પ્રજાનું દુઃખ મને બધું આ જો પોતાના આધારે જીવતા હોય એને થવું એ થાય આપણે આપણું કામ કરીએ તો એ સુખી ન થાય એટલે ગમે હોય તો સુખી એને મૂકીને કઈ ભોગવી લે તોય સુખી ન થાય ભોગવે નહીં તો કાંઈ નહીં પણ દુઃખી થતા હોય થવા દે તોય સુખી ન થાય એનું કામ ન થાય તો એની પાસેથી કામ હતે લેવાનું મેનેજમેન્ટ કોને કહેવાય મેનેજમેન્ટ કોને કહેવાય બરાબર વ્યવસ્થિત કામ હકાવીએ એને મેનેજમેન્ટ કહેવાય મેનેજમેન્ટ કોને કહેવાય મેનેજમેન્ટ કોને કહેવાય મેનેજમેન્ટ કોને કહેવાય હે પોતાનાથી હોશિયાર હોય એની પાસે તેને કામ લે બધા બુંધિયાળ હોય એમાંથી પાસે હવ કામ લેતા એ મેનેજમેન્ટ ન કહેવાય તમારીથી બોલે નાના માણસો હોય એની પાસેથી કામ લેવું એ કંઈ મેનેજમેન્ટ ન કહેવાય તમારાથી હોશિયાર હોય ને એ પાછા રાજી થઈને કામ કરે અને જાજુ કરે તમારા કરતાં જાજુ કરે આપણા કરતાં જાજુ કરી દે એને હોશિયાર હોય તો એમના મેનેજમેન્ટ નું એટલે આ થાય પોતે મને કરવા તો એ મેનેજમેન્ટ ન કહેવાય તો એ લેબરમેન્ટ કહેવાય પોતે પ્રત્યમણા કરવા તો મેનેજમેન્ટ ને એ લેબરમેન્ટ એટલે પોતે જાતે તો કામ લેબર કરે ને એમ પણ એ ખૂબી છે એમ એ શું છે ખૂબી જો પોતાને આવડતું ન હોય ને પોતે ઢ હોય તો લેબર કરે નહીં કઈ પોતાને કઈ ખબર ન હોય તો એટલે લેબર એનાથી હાલે નહીં હરખું મોડો અહવાર હોય ને તો ઘોડો હાલે નહીં એ ઉલાળે અહવાર એને ઘોડાને ખબર પડી ગઈ કે આ ઉલ્લો ઉલ્લે એમ નથી તો દોડવા મળે એટલે મેનેજમેન્ટની ખૂબી છે કે પોતે ન કરે ને પોતે ઓલાને ઓલે ઉલાડ્યો ઉલ્લે એમ તો ઓલા ઘોડા હરખા આવે નહીં તો ઘોડા હરખા ઘોડેસવારી મેનેજમેન્ટ જ છે બીજું પોતે એટલું દોડીએ કે ઘોડા જેટલું તો ઘોડાને દોડાવે એટલે પોતા કરતા ઝાઝું કામ લે બીજા પાસેથી એ મેનેજમેન્ટ પછી દુઃખી ન થવાથી કામ લેવું એ તો એની ફરજ કહેવાય એને દુઃખી ન થવાથી ઘોડાને કાંઈ ખવડાવે જ નહીં તો પછી મેનેજમેન્ટ ન કહેવાય એની પાસેથી કામ જ લેવાનું હોય ને હે ઘોડા પાસેથી શું કરવાનું હોય કામ જ લેવાનું હોય ને બહુ થાય તો પછી ખીજાયથી મારવાનું હોય તો એ કામ ન લીધું કહેવાય તો મેનેજમેન્ટ ન ઘોડા પાસેથી પોતાને કરતા જાજામ જાજુ કામ લે ખવરાવીને ઓલાને અને ઘોડાનો સ્વભાવ શું હોય ઘોડાનો સ્વભાવ શું હોય ચિત્તરમાં ઘોડું ઘોડું જોયું છે કે નહીં ચિત્તરમાં ઓલું તો નહીં જોયું હોય ઘોડાનો સ્વભાવ હોય પગ વાકો કરીને પગ વાકો કરીને ઉભો એક રહે ઘોડાનો સ્વભાવ એ હોય કે પહેલા આહવારને ઉલાળી નાખો એમ કોઈને માથે ન બેહવા દેવું એટલે નીચેના માણસો બધા એવા જ હોય એને ઉલાળી નાખે એનું ધાર્યું કોઈ કરે નહીં ઘોડેસવારી શીખવી પડે કે એમને સીધા ઘોડેસવાર ઘોડામાંથી બે ગયા એટલે ઘોડેસવાર હે ઘોડામાંથી બેહી જાય એટલે ઘોડેસવાર થઈ ગયા કા ઘોડું જીવતું છે ને એટલે શું કરે એટલે વાહેથી ઉલાળે કાં આગળથી ઉલાળે પડખે અડખે પડખે ઉલાળે જો ઉલાળ્યો ઉલ્લે નહીં તો પછી દોડે ઉલાળ્યો જો ઉલ્લે નહીં તો દોડે એટલે કામ દેનારા માણસો હોય એનો સ્વભાવ શું હોય બોસને ઉલાળવાનો ને ઉલાળવા જતા પોતે ઉલ્લી જતા હોય તો જ પછી હરકા દોડે પછી ઓલો પટાટીઓ મારે હોતી થોડો એટલે નાના માણસોનો સ્વભાવ એવો હોય કે ઘોડેશ્વરને માથે અસવાર થવા ન દે માથે અસવાર થાય તો ગમે એમ કરીને એનું ઉલાડતા અને એનું હાલે નહીં તો જ ધોડવાનું નહીં તો ન ધોડવાનું એટલે ઘોડેસવારી છે એ શીખવી જોઈએ સીધા માથે બે ગયા એટલે ઘોડેસવાર કહેવાય જાય એવું ન હોય માથે બે ગયા ઘોડેશ્વર કહેવાય પોંડા ભોગ થાય એના કરતા ભેટો આવેલો જતો એ સારું એટલે એ ઘોડેશ્વરી એટલે પોતાને આધારે જીવતા હોય પોતાના હાથ નીચે જીવતા હોય તો એને દુઃખી ન થવા દેવા અને એની પાસેથી કામ લેવું જાજુ પોતાને કરતા જાજુ લે તો એને મેનેજમેન્ટ કહેવાય એને દુઃખી ન થવા દેવાય એ એની ફરજ કહેવાય પોતાના હાથને જે કામ કરતા હોય એને દુઃખી ન થવા દેવાય જો દુઃખી થાય તો આ સુખી ન થાય ઓલા જો દુઃખી થાય તો આ સુખી ન થાય અને ઓલા જો કામ ન કરે તોય આ સુખી ન થાય કા એને નગર ખરે રોજ કરી રાખે ને ઘોડાને ખવડાવે રાખે તો બસ બેહવાય નથી એવું હોય ઘોડાને જો ખવડાવી જ રાખે તોય ન બેહવા દે એને પોતાને આવડતું ન હોય તોય ન બેહવા દે એટલે ઘોડા જેવું કામ છે બધા નાના માણસો હોય એ કોને ઉલાડે બોસ ને ઉલાડે કે અમારું એને ખબર પડે કે આ બોસ ચૂંટાઈને આવ્યા છે નવા તો એને ઉલાડો કેટલા ગોલ લે છે હેઠા પગ અંબાડી દેતા હોય તો ઉલ્લે નહીં પોતે ઉલ્લે રાખે ને પછી કઈ વાંધો ન આવે તો પછી કે કઈ વાંધો નહીં દોડો ઊંચા પગ લઈ લો તમે હું દોડી એટલે એવું હોય તમે કોઈને ઉલાડો કે ન ઉલાડો એટલે તે હોય ઘોડા જેવી જ હોય લગભગ આપણે બધા ઘોડા થઈને આવ્યા છીએ ને ઘોડા ને ગધેડા ને બધા ઉલ્લીને હેઠો પડ્યો હોય તો ગધેડા ને ઘોડે પાટો હાથે મારી અને બળદિયાની ઘોડે ઢીક મારી જે હાથમાં આવ્યો એ બધી બધા સાધનો આપણી પાસે હોય ને આપણે બધું થઈને આવ્યા છીએ ને કે નહીં બધા સાધનો આપણી પાસે હોય એકવાર ઘોડું થયા હોય ગધેડું થયા હોય તો એક એની પ્રેક્ટિસ ગઈ થોડી છે આપણી પાસે બધી સ્ટોરમાં પડી જ છે આપણે એટલે બોસ ને એ બધો એને પ્રયોગ ક્યાં કરવાનો હોય બોસ ની ઉપર કરવાનો હોય જો કોઈને ખબર પડે કે આપણે આ બોસ છે કે થાવાનો છે તો અગાઉ જઈને ઢીક મારીએ બળદ બળદની ઘોડી થયા પછી પડવાનો હોય ને હેઠો તો પણ બળદની ઘોડી આગળ ઢીક મારી આવવાને અગાવ્યું એટલે એટલે એટલે પોતાના આશ્રિત હોય એને દુઃખી ન થવા દેવા તો આ સુખી ન થાય એમ પોતાના આશ્રિત હોય એની પાસે કામ ન લે તો આ સુખી ન થાય ઓલા સુખી થઈ જાય એને પગાર ન કરો આવે ખાય નેણ પોળો અને સુખી થઈ જશે પણ આ સુખી ન થાય આને સુખી થવું હોય બેવાના શીખવાના એને હાંકતા હોતે શીખવાનું ને એને સુખી કરતા હોતે શીખવાનું એ પહેલા સુખી થાય તો આ સુખી થાય એને લખણે દુઃખી થતા હોય તો વાંધો નહીં એને લખણે ઘણા ઘણા ઘોડા એવા ઊંધા હોય તો નીણ નાખો તો ન ખાય એને તો એમ હોય કે આને બે પાટા મારી તો જ આપણે સુખી એવા ઘોડા હોય એટલે એવા ઘોડા તો ન હોય પણ માણસમાં એવા હોય એટલે એમ ધ્યાન રાખવું પડે એને સુખી કરીને જ આ સુખી થાય એને દુઃખી કરીને આ સુખી ન થાય એને લખણે દુઃખી થતા હોય તો વાંધો નહીં અને એની પાસેથી કામ લે તો જ આ સુખી થાય એની પાસેથી કામ ન લે તો સુખી ન થાય સુખી કહે તો એકને એક બે જેવી વાત છે કે એની પાસેથી કામ ન લે તો હું સુખી થાય અનવસ્त्राદि સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીય સતતમ એને એવું કરવું પોતાની સેવા ચાકરી કરનારા જે નોકર ચાકર અને પોષ્ય વર્ગ તે બધાને અન્ન વસ્ત્ર રસ અને ઔષધ વગેરે આવશ્યક વસ્તુઓ આપીને પોતાની ધન સંપત્તિ પ્રમાણે યોગ્ય રીતે નિરંતર તેમની સંભાવના કરવી પોતાની શક્તિ પ્રમાણે કરે બધું કરવાનું જો એને દવા લીધી છે કે નહીં રિહાઈન હોઈ ગયા હોય તો અવાજ જોધી છે કે ચાલો કે રીહ તોય ધ્યાન રાખવું પડે કે રીહ ઉતરી છે કે નહીં રીહ ઉતરી હોય તો ખાઈ લો નકર પછી હજી થોડીક હાંજ સુધી હાલે એમ હોય તો પછી આપણું કઈ હાલવાનું ન હોય રી હાલતી હોય ત્યાં સુધી આપણું ન હાલે એટલે રી ઓલી હોય ત્યાં સુધી તો આપણું કઈ હાલવાનું હોય નહીં એટલે તો પછી આપણે ઘડીક વાટ જોવાની કે કઈ ઉતરે અને કઈ જાય ધ્યાન રાખવાનું આ બધું શીખવાનું છે મહારાજ મેનેજમેન્ટ શીખવાડ્યું છે એટલે નકર તો માંદો હોય તો પછી એની દવા આપણે પૂછવાની એની મોટા પૂછવાની કે ભાઈ દવા લીધી કે નહીં એમને હોતા છો કે રીતિ હોતા છો તું પૂજાય તો નહીં પણ એમ ખબર પડી જાય કે આમ છે મને સારું છે બોલવામાં ટોન આવે એટલે ખબર પડી જાય તમે અહીંથી જાઓ હું આવે એને ઓલો તો પેટમાં દુખે છે એમ થાય ને ઓલો ટોન ઓલો ટોન થોડા આમ ધડાધડ નો ટોન મને ભૂખ નથી લાગી હું ખાઈ લઈ મારી મેળે તમે મારી ચિંતા કરો એટલે માંદો હોય તો તેવું નથી ઓલો ટોન ટોન જોઈને વાટ જોવાની એટલે માંડ માંડ બોલી શકતો હોય તો એને વાટ ન જોવાની કે હાલો હાલો નહીં કે તો અહીં લઈ આવું પણ ઓલાને થોડું કહેવાય કે અહીં લઈ આવું ત્યાં લઈને જાઓ તો ઠેપું મારે એટલે દવા હોતે પહેલા આપણે જ દેવાની તે બધાને અન્ન વસ્ત્ર રસ અને ઔષધ વગેરે આવશ્યક વસ્તુઓ આપીને ક્યારેક ક્યારેક એને ઓલે આઈસ્ક્રીમ કરી દેવું જોઈએ રસ હોતે ખવડાવે એવું કીધું કારેલાને કઢી કરી દેવી જોઈએ બધાને ધ્યાન રાખવાનું કે હવે આને આને હોય ઘોડાને હોય લીલું એમ ઘોડાને લીલું હોય એ તો ખાઈ લે એવું ન હોય એને દવા જોઈ એને રસ જોઈ એને બીજું બધું ખાવા જોઈએ ટાઈમે એને પાછા વચ્ચે વચ્ચેના ભાગમાં હાકી લેવાના જોઈએ નકર પાછું એ વાળી પાછું મુશ્કેલી થાય તો કામ થાય તો સુખી થયા તો બધો વ્યવહાર માર્ગ આવ્યો છે ઓલું ધાર્મિક માર્ગ પૂરો થઈ ગયો ને આ બધો વ્યવહાર માર્ગ આવ્યો છે જેવો માણસ જેવા ગુણે યુક્ત હોય એને એવા કામમાં પ્રેરવો એ વ્યવહાર થયો ને કે ધાર્મિક થયો પેલું પણ કલ્યાણને લગતું છે વ્યવહાર એ ખરો પણ હાવ કોરો વ્યવહાર નથી જો એવો વ્યવહાર ન કરે તો કલ્યાણ થાય નહીં બગડી જાય એટલા માટે એટલે કલ્યાણને લગતો વ્યવહાર છે આ કે જો આને સુખી ન કરે તો આ સુખી થાય નહીં આની પાસેથી કામ ન લે તો આ સુખી થાય નહીં એવું શું કરવાને કારણ કે એનો સ્વભાવ એવો હોય નાના માણસોનો સ્વભાવ આવો હોય ઘોડાનો સ્વભાવ જેવો હોય એવો ને એવો આનો હોય ઘોડાનો સ્વભાવ જેવો હોય ને એવો ને એવો નાના માણસો સ્વભાવ હોય પહેલાં ટ્રાય કરે જૂડું મારવાની અને ઉલાળી નાખવાની અને જો ટ્રાય કરે ઓલો અખબાર પાકો હોય તો પછી દોડવા માંડે તો એની પાસે બહુ દોડે પેલા પાસે એટલું દોડે નહીં ઘોડું કેવું દોડે અસવાર હોય અસવાર હોય એવું એનામ શક્તિ હોય એટલું ન દોડે કઈ એનામ શક્તિ હોય બધી ખર્ચી નાખે એમ જાણે કે આ અહવારને એટલી દેવા જેવી છે એમ તો એટલું થોડે જેવો અહવાર હોય એટલું થોડે કે પોતે હોય એટલું કામ ન કરે એ પોતાના માવડે હોય એટલું બધું કે કરી ન નાખે એની પછી કામ લેવા વાળો કેવો છે એટલું દે અને એટલું જ દઈએ કે પછી બધા વધારે ન દઈએ જો કોઈક ધોડાવવા વાળો હોય તો બહુ ધોળે થોડું પરસેવા વળી જાય એટલું ધોડે તે બધાને અન્ન વસ્ત્ર રસ અને ઔષધ વગેરે આવશ્યક વસ્તુઓ આપીને પોતાની ધનસંપત્તિ પ્રમાણે યોગ્ય રીતે નિરંતર તેમની સંભાવના કરવી મોવડી માલિકનો સેવક સેવકો પ્રત્યે અને પોષ્યવર્ગ પ્રત્યેની ઉદારતા હોવી તે મોટો વખાણવાલાયક ગુણ ગણાય છે આગેવાનો મોટો ગુણ હું પોષેવરની યથાયોગ્ય સંભાવના યથાયોગ્ય સંભાવના કરે એનો મોટો ગુણ કહેવાય એ ગુણ ન હોય તો એકેય સુખી ન થાય એના આશ્રિત એ ન થાય અને એ ન થાય આશ્રિત સુખી ન થાય એટલે એ ન થાય એ એકલો સુખી થઈ જાય એવું ભગવાનને ઘેરે ન્યાય નથી ઓલા જો સુખી થાય તો આ સુખી થાય એટલે એનામાં જો ગુણ ન હોય તો બે દુઃખી થાય એકે સુખી ન થાય ઓલા બિચારા ત્યાં બેઠા બેઠા વળખાય કે અમને દીધું નહીં અમારે દવા દવાની મન કઈ પૂછ્યું નહીં અને એ વળ ખાય એટલે એ વળ બધું આને આવે એટલે આ દુઃખી થાય મોવડીનો સેવકો પ્રત્યે અને પોષ્યવર્ગ પ્રત્યેની ઉદારતા હોવી તે મોટો વખાણવાલાયક ગુણ ગણાય છે અને આશ્રિતોનું પણ તેમાં કલ્યાણ રહેલું છે સ્કંદપુરાણના કાશીખંડમાં નવને પોષ્યવર્ગમાં ગણ્યા છે જેમ કે માતા પિતા ગુરુહુ પત્ની ચાપત્યાની સમાશ્રિતા અભ્યાગત પ્રપન્નો અગ્નિ પોષ્યવર્ગા અમી નવ માતા પિતા ગુરુ પત્ની અને પોતાના સંતાન પોતાને આશરે જીવ જીવન નિર્વાહ કરનાર અતિથિ કોઈ શરણે આવેલ અને નિત્ય હોમ માટેનો અગ્નિ આ નવ પોષ્ય વર્ગ છે આ પોષ્ય વર્ગનું ભરણપોષણ ન થાય તો પ્રત્યવાય લાગે તે સ્કંદપુરાણમાં જ કહ્યું છે ભરણમ પોષ્ય વર્ગસ્ય દૃષ્ટાદૃષ્ટ ફલોદયમ પ્રત્યવાયો ભરણે ભર્તવ્યસ્તત પ્રયત્નત પોષ્યવર્ગનું પોષણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ફળને આપનારું છે જો ભરણ પોષણ કરવામાં ન આવે તો પ્રત્યક્ષ ફળ મળે ભરણ પોષણ કરે કે ન કરે તોય પ્રત્યક્ષ ફળ મળે ન કરે તો દુઃખી થાય અને ઊંધું મારે એ દુઃખી થાય એ તો પરોક્ષ ફળ કહેવાય બે ફળ છે એક પ્રત્યક્ષ છે અને એક પરોક્ષ જો એને દુઃખી કરે તો પરોક્ષ એને દુઃખી કરે તો આ શું કરે પ્રત્યક્ષ ફળ શું એમ એનું કામ ઊંધું મારી દે આગા પાછો હોય તે ચોવીસ કલાક તો એની ઉપર ધ્યાન કરી ન બેઠા હોય જો દુઃખી કર્યા હોય એટલે પછી લાગ આવે ત્યારે બદલો લે એ પ્રત્યક્ષ ફળ એમ અને ઓરે પણ દુઃખી થાય એ પરોક્ષ ફળ કહેવાય રાજી હોય તો કામે હરખું કરે ને સુખી થાય સુખી હોતે થાય ને કામ હોતે હરખું કરે પ્રત્યક્ષ ફળ ને પરોક્ષ ફળ છે બેના ખાલી પરોક્ષ જ ફળ થાય આમ કરે તો પાપ થાય એટલે તઈ થાય એવું નહીં અને ક્યારે તો પરોક્ષ ને પ્રત્યક્ષ બે ફળ થાય અને કામે હરખું થાય ને ઓલું થાય બે વાના પોષ્ય વર્ગનું ભરણપોષણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ફળને આપનારું છે જો ભરણપોષણ કરવામાં ન આવે તો દોષ લાગે છે દોષ લાગે એટલે પરોક્ષ ફળ છે એમ દુઃખ થાય દોષ લાગે એટલે દુઃખ થાય એ પરોક્ષ ફળ છે માટે તે ભરણ પોષણ કરવું અને પ્રત્યક્ષ ફળ આમાં કીધું નથી એમ ઊંધું મારે કે નિયાલ કરી દે એ ફળ કીધું નથી પણ એ હોતે હોય એ પ્રત્યક્ષ ફળ કહેવાય જો એને દુઃખી કરે તો એને વાહે ત્યાં ઊંધું મારી દે અને જો એને સુખી કરે તો એને નિયલ કરી દે કરી દેવાના સજીવતી પુમાન અન્યોત્ર બહુભિશ્ચોપ જીવ્યતે જીવન મૃતોથ વિઘ્નેય પુરુષ સ્વોદરમ ભરહ જે પુરુષને આધારે બીજા ઘણાનો જીવન નિર્વાહ ચાલતો હોય તો તે આધારરૂપ પુરુષ જ હકીકતમાં જીવે છે જેના આધારે બીજા જાજા સુખી થાય તો એ સાચું જીવે છે જેના આધારે બીજા ઝાઝા દુઃખી થતા હોય તો એ તો જીવતો હોય તો એ મરેલો જ એમ એટલે જેને આધારે અહીંયા પડખે જાવ કાંધમાં દુઃખી થતા હોય તો પછી આ દૂર ક્યાંથી ગયું ઓલા થાય કાંધમાં પાણી ન પૂગતું હોય શેડે થોડું પોગે કાંધમાં જ પાણી ન પૂગતું એને એટલે નજીકના માણસો સુખી કરે આજુબાજુનું સરાઉન્ડિંગ એ માણસ જ સુખી થાય આજુબાજુનું સરાઉન્ડિંગ સુખી ન કરે અને બીજે ધોડવા જાય તો એ કોઈને સુખી ન્યાય ન કરીએ કે નહીં ન કરીએ પોતાના રિલેટેડ હોય ને પોતાને જ્યાં ખીલા લાગતા હોય ત્યાં બધાને સુખી કરવા માટે ટ્રાય કરવી જોઈએ બીજી બહુ આઘું જવાની જરૂર નહીં એમ હવે આ ડ્રીપ થઈ ગઈ લોળી આમ શેડે પાય ને પછી કાંઠમાં ન પાય તો હાલે ડ્રીપમાં એવું હોય ને ઓલામાં તો ન હોય ઓહમાં ને એમાં તો અહીં પેલા પાંય પાણી પૂગે તો ઓઇલ પણ પૂગે અહીંથી સીધે સીધું ન્યા ન જાય એમ હવે આ ડ્રીપ થઈ ગઈ છે એટલે સીધી પેલા શેડે પુગાડે અને આ બધા આ વાયડા થતા હોય આ બધા ચંદન તો એમ ન પાય કે તમને તમને જ ભાવ એવું હોય પણ આ ચંદનમાં હાલે આમાં નું હાલે આ બધા થોડા ચંદન છે આ તો બાવના ચંદન છે ને એટલે પછી બાધે એવા જે પુરુષને આધારે બીજા ઘણાનો સિમ્પલ ચંદન નથી આ બધા હાવ એમણે પડ્યા રે નાખી દે ઓલા ઓડિશા ઉપર મૂક્યું હતી લાકડું કાલ હવાર સુધી પડ્યું જ રહે એમને અને આ ચંદન થોડું એવું છે બહાર જઈને ડોકો કાઢે કે નહીં કરી ગયા જે પુરુષને આધારે બીજા ઘણાનો જીવન નિર્વાહ ચાલતો હોય તો તે આધારરૂપ પુરુષ જ હકીકતમાં જીવે છે પણ જે કેવળ પોતાના એકનું જ પેટ ભરે છે પોષે છે તે માણસ જીવતો હોવા છતાં મરેલો જ છે એમ સમજવું પેટ ભરે છે એટલે પોતે જ સુખી થાય છે કોકને નીચોવીને એના બધા ઓલા પોષી વર્ગ હોય એને નીચોવી અને પોતે સુખી થાય ને ઓલાને દુઃખી કરે તો એ જીવતો નથી અને તો મરેલો કીધો છે મહાભારતમાં પણ કહ્યું છે કે એકહ સંપન્ન મશ્નાતિ વસ્તે વાસશ્ચ શોભનમ અસંવિભજ્ય ભૃત્યેભ્ય કો નૃશંસસ્તઃ પરહ જે પોતાના પોષ્યવર્ગને યોગ્ય રીતે આપ્યા વગર સ્વયં એકલો જ સારું સારું સ્વાદુભોજન કરે છે અને સારા કપડાં પહેરે છે તો તેનાથી ક્રૂર બીજો કોણ હોઈ શકે મહાભારત શાંતિ પર્વ રાજધર્મમાં કહ્યું છે કે અક્રોધ સત્ય વચનમ સંવિભાગ ક્ષમા ઘૃણા પ્રજન સ્વેશુ દારેશુ શૌચમ મદ્રોહ એવ ચ આર્જવમ ભૃત્યભરણમ દશૈતે સાર્વવર્ણિકા બધા ધ્યાન રાખવાનું સાર્વવર્ણિકા એટલે રાજાને ધ્યાન રાખવાનું રાંકને ધ્યાન રાખવાનું સાધુને ધ્યાન રાખવાનું ગ્રહસ્થને ધ્યાન રાખવાનું આ બધા દસ ધર્મો કીધા ક્યાં અક્રોધ હા ક્રોધ ન કરવો બધાની બધાની ઉપર ખીજાઈ રાખે એવું નહીં રાખો સાચું વચન બોલવું યોગ્ય રીતે પોષ્ય વર્ગને આપીને પોતે વાપરવું પછી પોતે વાપરવું પેલા ઓલા બધાની વ્યવસ્થા કરવી ક્ષમા દયા રાખવી પોતાની પત્નીમાં જ સંતાન મેળવવું બાહ્ય અને હૃદયની પવિત્રતા કોઈપણ પ્રાણીનો દ્રોહ ન કરવો મન વાણી અને વર્તનની એકતા અને પોતાના પોષ્ય વર્ગનું ભરણ પોષણ કરવું આ દસ પ્રકારની ફરજ બધા જ વર્ણોની એક સરખી છે વિભાગ અને વૃત્યભરણ વૃત્યભરણમ એમાં બેમાં શું ફેર બેન પોષ્ય વર્ગને આપીને પોતે વાપરવું એક પોષ્ય વર્ગ નું ભરણ પોષણ કરવું વિભાગ એટલે જે કાંઈ પ્રાપ્ત થઈ ગયું તે એકલા ન ખાઈ લેવું એમ એકલા ન ભોગવી લેવું અને ભરત્ય વર્ગનું ભરણ પોષણ હોતે કરવું શ્લોક નંબર સિક્સટી એઇટ યાદ્રો ગુણો યહ પુરુષાસ તાદૃશાવચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ તેથી બીજી રીતે ન બોલાવવો મોટાભાગે સારા શબ્દોથી પરસ્પરને પ્રેમ થાય છે અને સારા સંબંધો સ્થાપિત થાય છે ભાષામાં કુત્સિતપણાથી એકબીજામાં પ્રેમ થતો નથી માટે વિવેકથી સારી વાણી બોલવા માટેનું કહે છે તે વ્યવહારમાં ઘણું જરૂરી છે જે પુરુષ જેવા ગુણવાળો હોય અર્થાત જેમાં જાતિ કુળ વિદ્યા તપ યોગ ઐશ્વર્ય એટલે કે અધિકાર પ્રતાપ વગેરે ગુણો જેવા હોય તેવા તેના ગુણોને અનુસારે જ તેને દેશકાળ પ્રમાણે વચનોથી બોલાવવો પણ બીજી રીતે ન બોલાવવો નીતિ વિવેકમાં કહ્યું છે કે વર્ણાશ્રમ કુલો પેતાન યોગીનશ્ચ સતો નરાન રાજકીયાંશ્ચ શુરાંશ્ચ ભાષયેત યથો યથોચિતમ ઊંચા વર્ણ આશ્રમ તથા કુળના કોઈ માણસ હોય યોગી સાધુ પુરુષ હોય કોઈ રાજપુરુષ કે સુરવીર હોય તે સહુને યથાયોગ્ય વચનથી બોલાવવા એની જાતના જે હોય એના માનવાચક શબ્દો એની જાતના માનવાચક શબ્દો એનાથી બિરદાવવા એમ આવો આવો યોગી રાજ આવો એમ આવો આવો મહાત્માજી આવો એમ એને હાવ હોને ઠીક લાગે ને તમને કોઈ કે આવો મોટા ગ્રહ ગ્રહસ્થ એમ થોડા એ સારા લાગે એમ એટલે આવો આવો યોગીરાજ આવો આવો મુનિરાજ એવું કહે તો આપણને એમ થાય કે હું મુનિરાજ થઈ ગયો એને ખોજી થઈ જાય તે સહુને યથાયોગ્ય વચનથી બોલાવવા અર્થાત યથાયોગ્ય માનવાચક શબ્દોનો પ્રયોગ કરી બોલાવવા તેમાં જેવો દેશ સ્થાન તે પ્રમાણે બોલાવવામાં વિચારીએ કે પોતાનો જ શિષ્ય ઘણો ગુણવાન હોય અને તેને સામાન્ય ઘર વ્યવહારમાં કે ઘરમાં એક વચનથી આપણે બોલાવતા હોઈએ છતાં જ્યારે કોઈ સારી સભા થઈ હોય ત્યારે ત્યાં તે શિષ્યને બહુવચનથી બોલાવવો જોઈએ કાળ સમય અવસ્થાને અનુસારે બોલાવવાનો મતલબ એ છે કે તે પોતાનો શિષ્ય હોવા છતાં જો ઉંમરથી વૃદ્ધ હોય તો તેને આદરવાચક બહુવચનથી બોલાવવા જોઈએ આવું બધું પોતે કલ્પી લેવું જોઈએ અહીં ગુણવાન માટેની જ આજ્ઞા કરી છે કદાચ કોઈમાં દોષ ભર્યા હોય તો તે માણસને તેના દોષ પ્રમાણે બોલાવવો આવું સમજવાનું નથી એ વાત સમજી લો યાદ રખ ગુણો એ પુરુષ તો એ લબાડિયો જ હોય તો કે એ લબાડ ભાઈ આવો એમ એમ ન કેવું એમ અને એવું તો હોય અને ગુણવાન હોય તો એને થોડાક ઝાઝા વધારીને કહેવાય એમ ઓ તમે તો આવો આવો એને મોટા એમ એટલે એને આમ એને પોરા ચડે એવું કેવું પણ ઓલું તમર ચડે એવું ન કેવું દુર્ગુણ હોય તો એને દુર્ગુણ યુક્ત ન કહેવાય શ્લોક નંબર સિક્સટી નાઇન ગુરુ ભોપાલ ત્યાગી गुरुभूपालवर्षिष्ठ त्यागी विद्वत्तपस्विनाम् દિના કાર્ય સન્માનો વિનયાન્વિતૈ અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું વિનયયુક્ત અમારા આશ્રિતોએ મંત્રોપદેષ્ટા ગુરુ અધ્યાપક ગુરુ અને પિતા વગેરે ગુરુજન આવે ત્યારે રાજા કોઈ વયોવૃદ્ધ વૈરાગ્યના વ્યક્તિ ભગવાનને રાજી કરવા ગ્રહસ્થાશ્રમને છોડનારા સાધુ વેદ શાસ્ત્ર અને પુરાણ વગેરેને ભણેલા કોઈ વિદ્વાન ભગવાનને રાજી કરવા માટે કૃષ્ણ ચાંદ્રાયણાદિક વ્રતપરાયણ તપસ્વી આ બધા આવે ત્યારે ઊભા થઈને સામે જવું પ્રણામ કરવા સારા યોગ્ય આસને બેસાડવા ઇત્યાદિકથી તે સહુનું સન્માન કરવું તેમાં ગુરુ ભૂપાલ વરશિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વી આવા દ્વંદ્વ જોડલા છે ત્રણ જોડકા છે ગુરુ અને ભોપાલ એ બે હરખા એક હરખા તો નથી પણ એક સબ્જેક્ટ વાળા છે ધર્મના રક્ષક છે ત્યાગી અને વિદ્વાન એ બે ઓલા વરશિષ્ઠ ત્યાગી વરશિષ્ઠ અને ત્યાગી એ બે કે ગુણથી મહાન છે ઓલા ઉંમરથી મહાન છે ઓલા ગુણથી વધારે જ્યેષ્ઠ છે વિદવત તપસ્વી વિદ્વાન અને તપસ્વી એ બે ઓલું ક્યુ સ્નાન કે સ્નાતક સ્નાતકોત્તર સ્નાન કહેવાય એટલે બે ઓલા સ્નાતકોત્તર છે એને કહેવાય ઓલું તપમાં સ્નાતક છે ને ઓલું વિદ્યામાં સ્નાતક છે તપ એવો ગુણ છે ને વિદ્યા એવો ગુણ છે બે બે સન્માનમાં સન્માનવા જેવા છે તેમાં ગુરુ ભોપાલ વરશિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વી આવા દ્વંદ્વ જોડલા છે તેનું કાંઈક અંશે સામ્ય છે ને કંઈક અંશે જુદાઈ છે તેનું સન્માન કરવું ગુરુનું સન્માન કરવું અને ગુરુની સામ્ય શું છે ગુરુ રાજા એમાં બેમાં સામ્ય શું ધર્મના રક્ષક છે બે બે રક્ષક એક દંડો લઈને રક્ષા કરે છે એક ઉપદેશ દે પેલા જૂના જમાનાના રાજાઓ હતા એ પ્રજાની ધર્મમાં રાખતા ને જો ન રે તો દંડ કરે અને ગુરુ છે એ દંડ કરે એમને ઉપદેશ દઈને એને ધર્મ કરે ધર્મનું રહસ્ય સમજાવે ઓલા બહારથી એને મર્યાદામાં રાખે એ બે ધર્મના રક્ષક છે મુખ્ય કામ એનું એ છે એટલે એ નું જોડલું છે અને બેમાં ભેદ શું છે ગુરુના જેટલું રાજાનું મહત્વ નથી એમ ગુરુ છે એ તો કલ્યાણ કરતા છે રાજા છે એ કલ્યાણ કરતા નથી આ લોક મારતા સુખી કરે ગુરુનું સન્માન કરવું અને ગુરુની જેમ જ રાજાનું પણ સન્માન કરવું બંને આશ્રિત ધર્મના રક્ષક છે બંને આશ્રિતના ધર્મના રક્ષક છે ગુરુ ધર્માચરણના શિક્ષક છે તેઓ ધર્મબોધનો ઉપદેશ આપીને ધર્મમાં રાખે છે શીખવાડે છે કે આમ ધર્મમાં રહેવું આમ ઉપદેશ દઈને પોતે આચરણ કરીને એને શીખવાડે રાજા ડારો દેન રાખે બીજા આમ નો હારાવટ નથી પણ રાખે છે બે ધર્મમાં એટલે એ બે નું સામ્ય ગુરુ પછી એને અભ્યુત્થાન કરવું એમ કે બે સન્માન કરવું તો ગુરુને દંડવત કરવાનો પણ રાજાને દંડવત કરવાની જરૂર નહીં બેન જોડવું છે તો આને બેન કરવાના એવું નહીં ગુરુ ધર્માચરણના શિક્ષક છે તેઓ ધર્મબોધનો ઉપદેશ આપીને ધર્મમાં રાખે છે જ્યારે ધર્મિષ્ઠ રાજા દંડ દ્વારા પ્રજાને ધર્મમાં રાખે છે વળી દુષ્ટો થકી રક્ષા કરે છે માટે સન્માન કરવા યોગ્ય સામ્ય છે તેવી જ રીતે ઉંમરથી કોઈ વૃદ્ધ હોય તે સન્માનવા યોગ્ય છે તેમજ આશ્રમથી વરશિષ્ઠ ત્યાગી છે ત્યાગી છે આશ્રમથી વૃદ્ધ છે આશ્રમથી શ્રેષ્ઠ છે મોટા છે અને ઓલા છે એ ઉંમર ઉંમરથી શ્રેષ્ઠ સંન્યાસ આશ્રમ છે એ બધાનો ગુરુ છે બધાથી શ્રેષ્ઠ છે એટલે આશ્રમથી શ્રેષ્ઠ અને ઓલો ઉંમરથી શ્રેષ્ઠ એ બે હરખા છે ઉંમરથી કોઈ વૃદ્ધ હોય તે સન્માનવા યોગ્ય છે તેમજ આશ્રમથી વરિષ્ઠ ત્યાગી છે તે પણ વધારે સન્માનને પાત્ર છે એટલે એમાં એટલું જ એમ કે ડિફરન્સ શું છે અને સામ્ય શું છે તો સામ્ય એટલું છે બે ની સલાહ લીધા જેવી છે ઓલો ત્યાગી છે તો નવરા છે તો શાસ્ત્રના અભ્યાસી વધારે હોય શાસ્ત્રનું કંઈક જાણતા હોય જીવનમાં હું ગ્રહણ કરવું એને વધારે જાણતા હોય અને ઓલાની ઉંમર વધારે છે એટલે એને અનુભવ વધારે હોય તે જાણતા હોય પણ સન્માનમાં બેમાં ડિફરન્સ ત્યાગીને દંડવત કરે એમ વૃદ્ધને દંડવત કરે એવું જરૂર બહુ નથી સિમ્પલ હોય તેને આશ્રમનું માન છે એ કલ્યાણ મૂલક છે અને ઉંમરનું માન છે એ તો કાળને મૂલક છે એમ કે ભાઈ આ મોટા છે એટલે એને તે ઉંમરમાં નાના હોય તો પણ તે વધારે સન્માન પાત્રતા ધરાવે છે તેવી જ રીતે કોઈ વિદ્વાન વેદશાસ્ત્રોનો જ્ઞાતા તે સન્માન સન્માન યોગ્ય છે તેવા જ ચાંદ્રાયણાદિ વ્રતોથી શરીર શોષણ કરનારા તપસ્વી પણ સન્માન યોગ્ય છે વિધવા વિદ્યા સંપાદન એક તપશ્ચર્યા છે તો આ સાક્ષાત તપશ્ચર્યા છે વિદ્યા સંપાદન કરવી એ તપશ્ચર્યા છે કાનભૂહીન અંદર ભાગે છે શું કરવા કાન પૂરી શું કરો પાકે એટલે નથી સાંભળવું એમ આમાં શું કરો કરે કે કઈ નકર ચોટી ગઈ હોય વિદ્યા તો ખેર નાખે એટલે વિદ્યા છે એક જાતની તપશ્ચર્યા છે જે કરે તો હરખી તો તપશ્ચર્યા થાય અને ઓલું સાક્ષાત તપ છે ફાવે નહીં આપણે ફાવે નહીં વિદ્યા વિદ્યા ભણવી બહુ ન ફાવે એમાં કુંડાળે પડવું પડે ને આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ બીજું કાંઈ બીજું કાંઈ થાય નહીં જવાય નહીં પાઠ તૈયાર કરવો પડે ટાઈમે ટાઈમે અને ડેરો કહેવાય ડેરો કોઈને ફાવે ભેંસને ડેરો નાખે ભેંસ નહીં ન ફાવે ભેંસ ડેરો નાખે તો કેમ હાલે ખબર છે ડેરો જો આમ રે નીકળે તો આમ આમ ડોકી રાખીને આમ હાલી જાય સીધી ડેરો ને એમ આગો કરવા માટે એમ એવું ગાયને પાછું આવડે નહીં ભેંસ ને આવડે ભેંસ હોય ને ડેરો હોય ને એ આમ ડોકી રાખે એટલે બે પગથી આમ આગો વયો જાય ડેરો થોડો અને આમ સીધી હાલી જાય એટલે ડેરો બાજુમાં ઢળાતો આવે એટલે આપણે કોઈ કે ડેરો પરાણી નાખી દીધો હોય તો ઘડીક ઢળી તો પછી એને એમ થાય કે હવે આને જવા દો ને એમ થઈ કે છૂટ ડેરો કાઢ નાખો હાલો હાલો તમારે પરીક્ષા નથી આપવી જાઓ ડેરો છૂટો એટલે વિદ્યા છે એ તપ છે ભણવું હોય તો તપ કરવું પડે ભગતની નતા તો પણ તપ કરીએ એવા તમે હોતે ભેળા જતા કે નહીં તમે કેટલું કર્યું હતું તમે બે બહુ નહોતું કર્યું ભગત અને તીર્થ સ્વામીએ જાજુ કર્યું હતું ભીમામાં અવભૃત સ્નાન કર્યું હતું ચાલો જવા દો ને આવી પૂન તો સંભાળવું જોઈએ આમ તો પૂન સંભાળે આપણે તો જાત્રાને ધ્યાન કરીએ છીએ ને જાત્રાને કે અહીં ત્યાં ગયા તા અહીંથી અહીં ગયા તા અહીંથી અહીં ગયા હતા જાત્રાને તમે ક્યારે સંભાળો છો કે નહીં ઓલી ફૂલ હાજરામની જાત્રા કે નહીં સંભાળો છો કોઈ દિન નથી સંભાળતા ક્યારે ક્યારેક જ એને તો દરરોજ સંભાળવી જોઈએ પોઈન્ટ પોઈન્ટ આપનારી કહેવાય હાલો જવા દો આગળ જવા દો વિદ્યા સંપાદન એક તપશ્ચર્યા છે તો આ સાક્ષાત તપશ્ચર્યા છે તે સિદ્ધિ કે ઐશ્વર્ય યુક્ત હોઈ શકે છે માટે અધિક સન્માનપાત્ર છે તપ છે એ વિદ્યા કરતાં વધારે સન્માનપાત્ર છે એમાં કઠણ વધારે પડે છે એટલે વિદ્યામાં કઠણ તો પડે જ છે તપશ્ચર્યા તો છે પણ તપ જેવી સાક્ષાત નહીં ચાંદ્રાયણ કરે તો એક વારમાં બેવડો વળી જાય ઓલું એક મહિનામાં અને ઓલું તો વિદ્યા તો એટલી બધી કઈ વાંધો ન આવે તો હરખું આવી ગયું હોય હરડે આવી ગયું હોય તો વાંધો ન આવે હરડે ન આવ્યું હોય તો પાઠનું તરફ પ્રોબ્લેમ રહે તો પાઠ દેવાનો થાય તઈ જ ઓલું મુશ્કેલ થાય ચાલુમાં તો કઈ નહીં તેમાં પ્રણામ દંડવત પ્રણામ વગેરે યોગ્ય ઘટિત પ્રમાણે કરવા જ્યાં ઘટિત હોય ને રાજાને ન કરવા ગુરુને કરવા જોઈએ ઓલા બહારના કોઈ હોય ને વૃદ્ધ હોય વૃદ્ધ હોય તો શુદ્ર હોય તો એને યોગ્ય સન્માન દેવાનું એમ પણ ત્યાગી હોય નાનો હોય તો એને દંડવત પ્રણામ કરવાના તપસ્વી હોય તો એનું સન્માન છે એ તો પુણ્યદાયક છે એવું વિદ્વાન છે એનું એની ઘડી એને સાયલ જ ઓડાડી દેવાની ખાલી એને સાયલની બહુ જરૂર એ બધા વિદ્વાન હોય બધા આ નાખીને ફરે કે નહીં વિદ્વાન હોય એને અહીં જોઈ ક્યાંક કેમ કે એટલે એને એક સાલ દઈ દેવાની અને તપસ્વી હોય તો એને ઓલું બહુ ભાવપૂર્વક એને સન્માન દેવું એટલે એમાં એટલો ડિફરન્સ એટલે ડિફરન્સ એ છે અને સામ્ય હોતે બે બે ધ્યાન રાખવું સન્માન બધાનું કરવાનું પણ રીત બધાય જુદી જુદી વિદ્વાનનું સન્માન છે એને આયામાં ઓલો શેડો હાલે એવું ક્યાંક કરવાનું અને તપસ્વીને ક્યાંક કરવાનું પાણા કરાવવાના એને એ સારું એનું પૂન મોટું થાય એ ચાંદ્રાયણ પૂરું થાય અમારે ઘેર પાણા કરવા આવજો કહી દેવો એટલે સન્માને થઈ ગયું અને હારે પહેરાવી દીધો હારે તેથી પહેરાવી દઈ તેમાં પ્રણામ દંડવત પ્રણામ વગેરે યોગ્ય ઘટિત પ્રમાણે કરવા જેમ કે ગુરુને સાષ્ટાંગ પ્રણિપાત કરવા તેવી જ રીતે રાજાને ઘટિત નથી તેમજ વ્યવહારિક પગે નમસ્કાર કરવાનો નમસ્કાર કરી નમીને નમસ્કાર કરાય એમાં કઈ વાંધો નહીં પણ દંડવત કરવાની જરૂર નહીં તેમજ વ્યવહારિક દ્રષ્ટિએ જેમ રાજા વગેરેનું સન્માન થાય તેવી જ દ્રષ્ટિથી ગુરુ ત્યાગી તપસ્વીનું થાય તે બરાબર ન કહેવાય એ હું કીધું રાજાનું જે રીતે સન્માન થાય વ્યવહારિક રીતે એ રીતે પછી ગુરુનું એનું નહીં કરવાનું એનું એમ નહીં રાજાનું જેમ વ્યવહારિક દ્રષ્ટિથી કરે છે એમ ગુરુનું હોતે વ્યવહારિક દ્રષ્ટિથી કરે છે આવ્યા છે તો જોહો એમ નહીં એમ એને ભાવના પૂર્વક કરવાની અને રાજાને તો બીજી ભાવના હોય કે બહુ વાંધો નહીં અને વ્યવહાર સાચવી લેવાનો બરાબર એમાં કાંઈ ગોબો નહીં પડવા દેવાનો પછી ભાવના જેવી કંઈ રાજામાં ભાવના રહે કે ન રહે એટલી બહુ જરૂર નહીં પણ વ્યવહાર સરખો સાચવી લેવાનો લીગલી એમાં કાંઈ વાંધો નહીં આવવા દેવાનો અને ગુરુને લીગલી વાંધો નહીં આવવા દેવાનો પછી બાકીનું જે થવું હોય થાય એમ નહીં એમાં તો અંદરથી ભાવનાથી ભાવનાપૂર્વક થવું જોઈએ એવી રીતે એનો મિનિંગ ફરીથી વાંચો તેમજ વ્યવહારિક દ્રષ્ટિએ જેમ રાજા વગેરેનું સન્માન થાય એવું ને એવું વ્યવહારિક દ્રષ્ટિએ છે આવ્યા છે તો દઈ દો હવે અને જલ્દી જાય રાજા તો જલ્દી જાય સારું ને વ્યવહારિક દ્રષ્ટિએ જેમ રાજા વગેરેનું સન્માન થાય તેવી જ દ્રષ્ટિથી ગુરુ ત્યાગી તપસ્વીનું થાય તે બરાબર ન કહેવાય આમાં ભાવના હોવી જોઈએ ગુરુ છે ત્યાગી છે કે તપસ્વી છે એમાં થોડીક ભાવના હૃદયથી ભાવના ઓલામાં વ્યવહાર હરખો રાખવાના અને આમાં હરખી ભાવના રાખવાની ફોર્માલિટી હવે ફોર્માલિટી જોઈએ તેમાં આસ્તિકતા કે આત્મશ્રેયની ભાવનાને પ્રાધાન્ય હોવું જોઈએ જ્યારે રાજા વૃદ્ધ વિદ્વાનમાં વ્યવહારિકતાને વધારે પ્રાધાન્યતા છે તેઓ આત્મશ્રેયની આસ્થાના કેન્દ્ર આત્મશ્રેયની આશા રાખવાની જરૂર નહીં થાય બીજા કરી ન દે કાંઈ આત્મશ્રેય તેઓ આત્મશ્રેયની આસ્થાના કેન્દ્ર શાસ્ત્રોએ સૂચવ્યા નથી એવો વિવેક જાણવો તેમનું સન્માન ન થતા વ્યવહારિક સંકટો કે અનર્થ પ્રાપ્ત થવા સંભવ છે જ્યારે ગુરવાદિકનું સન્માન ન થતા શાસ્ત્રોક્ત પ્રત્યવાય આવે છે માટે તે ધાર્મિક કર્તવ્ય બની વ્યવહાર બખેડાઈ જાય અને આમાં પાપ થાય પોતાનું આત્મશ્રેય સ્ટોપ થઈ જાય માટે તે ધાર્મિક કર્તવ્ય બની રહે છે પહેલું વ્યવહારિક કર્તવ્ય બની રહે છે માટે શ્લોકનું તાત્પર્ય એ છે કે જો યથાયોગ્ય સન્માન કરવામાં ન આવે તો આ આલોક પરલોકનો ઘણો અનર્થ થાય છે બેમાં છે આ એક ખાલી ધાર્મિક નથી વ્યવહાર હોતે છે ને ધાર્મિક હોતે છે હવે બધો વ્યવહાર અધ્યય શરૂ થયો છે પણ ધર્મને રિલેટેડ છે શ્રીમદ ભાગવતના ષષ્ઠ સ્કંધમાં કથા છે કે બૃહસ્પતિ ગુરુ આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રે ઊભા થઈને તેનું સન્માન ન કર્યું પરિણામે ઇન્દ્રને ત્રિલોકીનું રાજ્ય ગુમાવવું પડ્યું અને આવી અનેક આપત્તિઓ સહન કરવી પડી હતી અષ્ટમ સ્કંધમાં કથા છે કે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ અગત્ય મુનિનો અનાદર કર્યો પછી તેને હાથીના જેમ હાથીનો જન્મ મળ્યો અને ઘણા અનર્થ સહન કરવા પડ્યા હતા દક્ષના આવતા શિવજી ઊભા ન થયા ત્યારે સામસામાં સાપ થયા અને ઘણો જ અનર્થ થયો એ રાજા આવ્યો એમ દક્ષને રાજા બનાવ્યા હતા એટલે ઓલા ગુરુ આવ્યા હતા એટલે મુનિના આશ્રમમાં પરીક્ષિતનું સન્માન ન થયું ન્યાય રાજા આવ્યો હતો એટલે રાજાનું સન્માન ન થયું તો શું થયું એ વલંડા ગુરુનું સન્માન ન થયું તો શું થયું દિલીપ રાજાએ ગાયને કામધેનુને નમસ્કાર પ્રદક્ષિણા ન કરી એનો દીકરો ન થતો એમ તો એ ધાર્મિક છે ધાર્મિક ઓવરટેક કર્યું એટલે વ્યવહાર ઓવરટેક કર્યો કુબેર પુત્રોએ નારદજીની મર્યાદા ન રાખી આ બધા એના દ્રષ્ટાંતો છે એનું સન્માન જે થવું જોઈએ એવું ન કર્યું કુબેર પુત્રોએ નારદજીની મર્યાદા ન રાખી તો જાડવા થયા એ જાડવા થઈ ગયા ખૂબ જ મોટા બનાવો બની ગયા ને ઘણા અનર્થો સર્જાયા એવી શાસ્ત્રોની કથાઓ લખાણી છે તેમાં વયોવૃદ્ધ સિવાયના પાંચ ગુરુ વગેરે બાળક હોય જુવાન હોય કે વૃદ્ધ હોય તો પણ તેને સન્માનવા પૂજવા વાયુપુરાણમાં વચન છે વયો અવરેપી ગુર્વાદૌ અભ્યુત્થાનમ નમસ્ક્રિયામ આતિથ્યમ ચાદરેણેવ શક્ત્યા કુર્વન સુખી ભવેત ગુરુ વગેરે ઉંમરમાં નાના હોય તો પણ તેઓ જ્યારે આવે ત્યારે ઊભા થવું નમસ્કાર કરવા ને યથાશક્તિ આદરભાવથી તેમનું આતિથ્ય કરવું આમ આતિથ્ય કરનારો સુખી થાય છે મનુ મહારાજે કહ્યું છે કે ઉર્ધ્વમ પ્રાણાહ યુત્ક્રામંતી યુનઃ યુનઃ સ્થવિર આયતિ પ્રત્યુત્થાનાભિવાદાભ્યામ પુનઃસ્થાન પ્રતિપદ્યતે ગુરુ અથવા વડીલો આવે ત્યારે જુવાન પુરુષના પ્રાણ સંભ્રમને લીધે અધર ચઢી જાય છે અધર ચઢી જવા જોઈએ સન્માન આદરથી નહીં કે ડર કે દબાણથી અને તે જ્યારે ઉઠીને ગુરુજનને પ્રણામ કરે છે ત્યારે સ્વસ્થ થઈને પ્રાણને ફરીવાર પાછા મેળવે છે વાલ્મીકી રામાયણમાં ભરત શિક્ષામાં કહ્યું છે કે કશ્ચિત ગુરુંશ્ચ વૃદ્ધાંશ્ચ તાપસાન દેવતાતી અતિથિન ચૈત્યાંશ્ચ સર્વાન સિદ્ધાર્થાન બ્રાહ્મણાશ્ચ નમસ્યસી ગુરુજનો એમ એનો અર્થ છે નમસ્યસી ગુરુજનો ગુચે છે ભરતજીને તું નમસ્કાર કરી છો કે નહીં ગુરુજનો વૃદ્ધો તપસ્વીઓ દેવતાઓ અતિથિઓ દેવમંદિર કે યજ્ઞશાળા આદિ પોતાના પુરુષાર્થમાં થયેલા વ્યક્તિઓ અને બ્રાહ્મણો પોતાના પુરુષાર્થમાં થયેલા વ્યક્તિઓ સિદ્ધ થયેલા વ્યક્તિઓ ભૂલાઈ ગયું પોતાના પુરુષાર્થમાં સિદ્ધ થયેલા વ્યક્તિઓ અને બ્રાહ્મણો આ બધાને તમે શું પ્રણામ કરો છો કે સ્વામી મહારાજની